સ્વરૂપમસી રગ કેવળ નિજ સ્વરૂપમસી રગ કેવળ નિજ સ્વરૂપમસી રગ કેવળ નિજ સ્વરૂપમસી રગ શ્રુતાદમસી જાઓ દાદા દદની દુનિયાના દેખાવો દદની દુનિયાના કરતાવો ધન દદની દુનિયાના કરતાવો ધન દાદાથી ગુમ દાનાથી સરખાઓ દાદાથી ગુમ દાનાથી સરખાઓ દાદાથી ગુમ દાનાથી છું હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ છેલ્લે સુધી અવાજ પહોંચે છે ચાલો હવે આપણે થોડો સત્સંગ લઈએ સવારનું થોડું બાકી હતું એ લઈ લઈએ આપણે ભદ્રેશ એ પૂછે છે દાદાજી જન્મ મહોત્સવ વિશેષ શંખનું સૂત્ર છે કે ગનેગારી સિવિલ જેલ છે અને ગુનેગારી એ ક્રિમિકલ જેલ છે એ સમજવું છે બદ્રેસ કોણ છે કોર્ડલેસ માઇક જવા દેજો એટલે એમાં એવું છે ભાઈ લેડીઝ એક જેન્ટ્સમાં કે કોર્ડલેસ માઇક જવા દેજો સંભળાય છે ગનેગારી જે સિવિલ જેલ છે મતલબ એવો છે કે બોલવું એ સિંગલ ગુનો છે અને ગુનો હોય એટલે જેલ થયા વગર રહે નહીં શું કહ્યું અને બોલીએ એટલે જેલ થયા વગર રહે નહીં ગુનો થયો બોલનાર બોલતો હોય એને આપણે કેવી રીતે બોલી શકીએ જેમેશનંદજી તો ના કે છે તમે ના કહો છો શું વાત સમજાતું નથી મને બોલના બોલતો તો આપણે કશું ના કરવાનું બોલનાર બોલતા હૈ ઉનકો હમ कैसे બોલ सकते हैं તો गिरल हो गई नहीं गुना हुआ कि नहीं गुना हुआ कि नहीं हम्म। बद्रेस समझता है हाँ दादाजी समझता है तो कौन बोलनार कौन है बोलनार बद्रेस है बिल पक्का पक्का तो आप नहीं बोलेंगे ने हाँ हम नहीं बोलेंगे तो ये बद्रेस की कुदरत के कायदा के भंग वाली जेल है उसमें इतनी आपकी गनेगारी कमती हो गई गनेगारी कमती हो गई महीना अंदर से भी आप हैरान न होंगे और बाहर के व्यवहार से दूसरों के साथ का व्यवहार में आप इतने हैरान न होंगे समझ में आया इसको गनेगारी बोलते हैं गनेगारी वही ना रहे मेरा क्या कसूर भाई ये गनेगारी है मेरा क्या कसूर वो गनेगारी तो क्या है कसूर ढूंढने को जाता हुँ? हम्म? तो बोला ना मेरा क्या कसूर है क्या करे अभी वही करेगा हाँ? तो क्या तो सब लोग ऐसा ही चलता है व्यवहार तो सब तो चलते हैं सब खड्डे में पड़े हमें पढ़ना है व्यवहार तो ऐसा नहीं करता किसी को व्यवहार तो करता है आप देख के संभाल के चलिए व्यवहार तो व्यवहार है पक्का उसमें सब हमारा नाप निकल जाता है सब कहीं भी जाओ आप कैसे हैं उसके ऊपर आपका नाप निकलता है नाप या माप क्या बोलते हैं नाप नाप नाप नाप अच्छा ठीक है ना बराबर <laughs> उत्तम शाह आप क्या बोलते हैं व्यवहार में कहा भी कैसे भी हो वहां हम जैसे हैं वैसे का नाप निकल जाता है बोलो जैसे भी हैं व्यवहार में हमारा नाप निकल जाता है तो आप क्या बोलते हैं उसमें तो बराबर सच्ची बात है गलत है सच्ची बात है हाँ? सच्ची बात हम सही गए तो सही नाप निकलेगा सही नहीं है तो ऐसा निकलेगा हम्म? बराबर सही महीना क्या कि वो मिनल बोले कि भाई मैंने क्या कसूर किया है तो बोले तो गुना हो गया लेकिन कौन सा गुना सिविल गुना सिंगल गुना सिविल गुना को गनेगारी बोलते हैं सिविल गुना मैना वो वैसे किसी को मार पीट ऐसा करके किसी को दुख नहीं दिया है लेकिन शब्द के हथियार से उनको दुख दिया गया है कौन सा हथियार शब्द के हथियार शब्द इसीलिए महाराष्ट्र में वो एक उक्ति है कि शब्द शब्द शस्त्र आहे जपून वापरा क्या है શબ્દ શસ્ત્ર आहे જપૂન વાપરા વાપરા વાપરા. એટલે શબ્દ એ શસ્ત્ર છે માટે સંભાળીને વાપરજો નહીં સમજ્યા ભદ્રેશ समझाओ दादा और तू तो अच्छी तरह से संभालता है जयमीना सिंह जी जयमीना सिंह जी बोलते हैं ऐसा नरदेश अच्छा है बोलता है हैं? अच्छा लगने के लिए बोलते हो तो सही अच्छा है सही अच्छा है अरे <laughs> तो गुनेगारी क्रिमिकल जहर है वो तो संसार में हम जानते ही हैं हाँ, वो वो तो जाहिर है समझे और ऐसी क्रिमिनल जेल हमें बिना संसार में और सामाजिक कायदे में गुना किए अर्थात पकड़े जाए उसको गुना बोलते हैं क्या बोलते हैं पकड़े जाए उसको ना पकड़े जाए उसको गुना बोलते हैं लेकिन वो संसार की भाषा में नहीं बोलते नहीं तो संसार को छोड़ने वाला नहीं उनको कोई भी छोड़ेगा नहीं हुँ? हम्म? लेकिन पकड़े पकड़ पकड़ नहीं जाते हैं वो भी गुना है और वो गुना अंदर जेल की माफक हमें उसके में से पसार होना पड़ता है समझे ये शरीर रूपी जेल का दरवाजा के अंदर हम कैद है उसकी जो सारी भुगतान है भुगतान क्या बताया भुगतान वो गुनेगारी वाले जेल की भुगतान है न किसी को कह सके न सह सके बहुत तकलीफ आई समझे इसलिए अपनी भगवान की भाषा में दोनों अर्थ है और संसारी भाषा में दोनों तरह से अर्थ है ठीक है तो नहीं नहीं ठीक है और कुछ जानना है आगे चले आगे चले ठीक है हम्म। पटेल પ્રતિક રમેશભાઈ કોણ હે દેખાય છે કોઈ ઉભો થઈ લો પ્રતિક રમેશભાઈ હે પટેલ સમદેલ રોહિતભાઈ અને બીજો છે પટેલ રસિક પ્રતિક રમેશભાઈ એક ભાણજ ગામના છે અને એક રૂપાલ ગામના છે એક દસમા ધોરણમાં છે અને બીજો બારમા ધોરણમાં છે કોઈ આયા નથી નહીં આપણે એનો પ્રશ્ન વાંચીએ એનું કોઈ સગું હોય તો સમજી લેજો આશીર્વાદ આપવા વિનંતી અમારી આવી સંમતિ છે કે અમે એક બીજીથી લગ્ન કરવા માંગીએ છીએ એક બીજી એટલે તમે બીજી લખ્યું છે એટલે બીજી બીજા જ લખ્યું છે બીજી જેવું સંભળાય છે આમ થઈ ગયું છે નીચે એટલે અને આ સંમતિમાં બધાની રજા મળે એવા આશીર્વાદ આપવા વિનંતી શું કરીશું આપતો પુત્રો કહો તમે બે રાજી હો તો બધા આશીર્વાદ છે જાઓ પણ તમારા મા બાપ રાજી હોવા જોઈએ પાછા આજુબાજુના એટલે એમનું આ અસ્ત થઈ ગયું હવે યોગેશાનંદજી કઈ ગયા ચા પીવા ગયા કે સાચે ચા પીવા જવાનું એ તો પહેલી પીવી પડે એટલે અમારી મનીષાનું પછી લઈએ છીએ બહુ લાંબુ પદ છે એનું મનીષા તમે ગાતા હોણશે કે મનીષા કઈ છે દેખાઈ હા છે અને અહીંયા ગાતા આવડશે આવડશે ને તો હા વર્ષે તો આવતી રહે ધીમે જો કોઈને ડિસ્ટર્બ કર્યા વગર આવતી રહે અરે આટલું જલ્દી ચા પીને આ મજાથી પીવી સુપર સુપર ચા તો જોઈ છે ને ચા વગર કેમ ચાલે પેલા મનીષા હે કૂદકો મારી નાની પર બેસી જા સેન્ટરમાં હોય એ મનીષા આ આગળ લે છે અચ્છા તે બોલજે અને રાખથી બોલજે હા ચાલ બોલવાનું રાખ લે આશીર્વાદ આપું એ ટેકો દે બસ જા અહીંયા ટેકો દઈને બે હા जन्म जयन्ती मारा दादा मन्दिरनि जन्मा जयन्ति राजा दे मुक्ता स्वकल्पिनी आपर उजवणी मुक्ता स्वकल्पिनी आपर वेद विज्ञानी दादाक्रं ज्योतिरद वेद विज्ञानी दादा ज्योतिर जग you know I earn, I એને બે પદ લખ્યા છે અને એના પદોની કેટલી ચોપડી હતી ત્રણ કે કેટલી કેટલા સિક્સ ફિફ્ટી ટુ છસો ને બાવન પદો રચાયા છે એની ત્રણ ચોપડીઓ બનાવીને કોને સોંપી છે અક્રમ વિજ્ઞાનની ઓફિસમાં આવી ગઈ છે ત્રણ સોંપી છે હા સુધીરભાઈ સોંપી છે યોગેશાનંદજી બહુ મજાના બધા છે શું હવે રાગ અત્યારે એ કયા રાગથી બોલાય એવું ઉપર લખ્યું નથી નહીં છંદ કે એવું કશું હોય પહેલા તો છે ને કોઈ રાગમાં નીકળ્યા જ નતા પછી મે મહિનામાં કવિરાજજી ઘરે આવે ને ત્યારે એમણે કહ્યું કે તું લખે છે ને તો રાગ વાળું લખે ને તો ઘણા લોકોને કામ લાગે સાચી વાત છે તો મેં કીધું હું તો આપણે મેળે નીકળે છે એટલે હું કોઈ રાગ તો મને આવડતો નથી તો કે આપણે તો દાદાને પ્રાર્થના કરવાની કે આપણે રાગ વાળું નીકળાય તો સારું એવું તમારે દાદાને કહેવાનું તો એ દિવસથી કવિરાજજી ગયા ત્યાર પછી બધા જ પદો રાગ વાળા જ નીકળ્યા છે સારું ચાલજો એને બે પદો લખ્યા છે આપણે એક સાંભળ્યું ચાલો એક પદ છે દાદાજી આપનું કોને વૈશાલી ટેલર તો બોલાવી લો વૈશાલીબેન ટેલર વૈશાલીબેન ટેલર ને જે જે મહાત્માઓ જન્મોત્સવ નિમિત્તે કાર્ડ બનાવીને લાવ્યા હોય તે વૈશાલી કૂદકો મારીને આવશે અવાશે જુઓ તો ખરા જોજો ખરા હમણાં એની એની શક્તિ તો જોજો જબરી હિંમત કરી હા જે જે મહાત્માઓ જન્મોત્સવ નિમિત્તે દાદાજીને આપવા માટે કાર્ડ બનાવીને લાવ્યા છે તે અત્યારે અહીંયા બધા આપી દેજો જેથી અમે દીપક આનંદજીને પહોંચતા કરીશું દાદાજી તીર્થંકર બન દાદાજી તીર્થંકર બનજો દાદાજી તીર્થંકર બનજો એવી અમારી છે ભાવના birthday to you. દાદાજી ના બતાવે રસ્તે થઈ ગયું થઈ ગઈ ને તો સારું પછી અહીંયા દિવ્યાનીબેન કોકિલાબેન ને દિશા એ ત્રણ જણ છે એ ત્રણ જણે ભેગા થઈને લખ્યું છે પરમ પૂજ્ય કનુદાદા શ્રી જય સચ્ચિદાનંદ અમારા વાલા દાદા અહીં આવતાની સાથે જ અમે સૌ મહાત્માઓએ તમારા દર્શન માટે એક ભાવથી ચિઠ્ઠી લખી હતી અને તે પણ તમારા દ્વાર પર જેથી ચિઠ્ઠી આપવા ગયા તેવા તરત જ તમે સામેથી બહાર આવીને અમને તમારા અલૌકિક દર્શન તો થયા પણ સાથે સાથે આપે અમને માથે હાથ મૂકીને વાણીથી અને કૃપા દ્રષ્ટિથી આશીર્વાદ આપ્યા અને અમે અમારી ધન્યતાનો અનુભવ હજી પણ કરી રહ્યા છીએ આનંદ તો છલકાયા જ કરે છે બસ હવે અમારે એક છેલ્લી અભિલાષા છે કે અમે ક્યારે તમારી જ્ઞાનવિધિનો લાવો અમને મળી શકશે આ કોણ ત્રણ જણ છે તમે તમારી સાથે દેવ્યાની બેન કોકિલા દિશા કઈ છે અને દેવ્યાની બેન જવું પડ્યું અને નિશા તો તમે ત્રણ જણ આપણે વડોદરા ખાતે જ્ઞાનવિધિ ગોઠવાય ત્યારે આવી તમને એને જાણ કરીશું અહીંયા આગળ દીપકભાઈ આ કાગળનો ખ્યાલ રાખજો હા જાણ કરશે આવી જજો જ્ઞાનવિધિ શનિને રવિ રાખવામાં આવે છે એટલે શનિવારે તમે આવી શકો અને રવિવારે પ્રસાદ લઈને પછી નીકળી શકો એવી રીતે એટલે બધાને અનુકૂળ પડે ચાલો બેસી જાઓ જાઓ ચાલો બસ બસ જાઓ બીજું પાયલ ગૌરાંગ પટેલ હિંમતનગરથી છે પાયલ ગૌરાંગ પટેલ એનું વાંચીએ છીએ આપની સાથેની સમેત શિખરની યાત્રામાં આપે આપેલ આશીર્વાદથી પુત્રીનો જન્મ થયો છે તો તેની નામકરણ વિધિ આપના હસ્તેથી થાય તેવી કૃપા કરશો જી આ એના કવરમાં બેબી આપની બેબી આપની પ્રતીક્ષામાં છે આ સાથના કવરમાં કવર આપી છે ફોટાનું કવર છે સાથે અચ્છા ઓ બરોબર આ આ ફોટો ને આ પીરું મારા હાથમાં તે જ ને આ છે કે જે કાનું નામ લખ્યું નથી આપણે પાયલ ગૌરાંગ પટેલ આગળ આવતો ભાઈ અચ્છા બસ હા તો એમની આ બેબી છે બધાને દેખાતી હોય તો જુઓ બરોબર અહીંયા આવો અહીંયા ઉભા રહો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે હમ તો પેન લાવો ના એ બીજી આપશે એનું નામ લખી રાખીએ કે બધા આપણે બોલવું કે નામ આશીર્વાદ આપશો બોલો ક્ષમતા ક્ષમતા ચાલશે કે નહીં ગમે ગમશે કે નહીં સારું એ ચાલશે આપતા પુત્રો હે ક્યાં આગળ અ પર છે પણ ક્ષમતામાં બધું આવી જાય બધું સમાઈ જાય ક્ષમતામાં આ તો બધી રાશિ લખી છે ને એ બહુ જુદી રાશિ લખી છે આ આગી એક તો લખ્યું છે બીજું એન્જલ લખ્યું છે અરે વાહ લો બધા દર્શન કરાય જય સચિદાન અનોખી જય સચિદાન પછી અનેરી અને લબ્ધી તો ક્ષમતામાં બધું આવી જાય છે બરાબર ચાલશે બરાબર સારું જો અમે એને આશીર્વાદ આપ્યા છે બનાવજો જાઓ હા મોટી સાથે દેખાડજો એને હમ અત્યારે કેટલા વર્ષ થયા એને એટલે એક વર્ષ થયું એક વર્ષની લખીએ એને બતાવજો જાઓ હા પછી એને બનાવજો જાઓ જય સચ્ચિદાન ખૂબ આશીર્વાદ જાઓ આપણી ફોટો પાડી દો લો એને જોડે છે જય સચ્ચિદાનંદ હા એને આપજો પાછો ફોટો લે લઈ જા આપણે એસ પટેલ કોણ છે આપને ના પેલા એસ એમ પટેલ નો આપણાનો અહીંયા આગળ મોકલી ના રે ના ના ના આપને ત્રિકાર વંદના જય સચ્ચિદાનંદ સવિનય સાથે જણાવવાનું કે મને મારી ધર્મપત્નીને અને મારા નાના દીકરા ત્રણેયને ચિકનગુનિયા થયો છો એ જ છે લાગે છે ઓહો અમે ત્રણેય હોસ્પિટલમાં છીએ આપ શક્તિને આશીર્વાદ આવજો એમને તો પહેલા ખૂબ આશીર્વાદ એટલે એમને પહોંચાડો હા બહુ સારું થઈ જશે પરંતુ કાળજી રાખજો ખાસ હોસ્પિટલમાં રહેજો રહેવું પડે એટલું નો આ થઈ ગયો અમનું એક કોકિલા મહાત્મા કોકિલાના દાદાના સૂચનો મહાત્મા કોકિલાના કોકિલાના અનંત કોટી પ્રણામ વંદન નમસ્કાર દાદાજી આપના કલ્યાણકારી જન્મદિને આપને અમારા બધાના જ મહાત્માઓનું બધું જ આયુષ્ય આપને પ્રાપ્ત થાય એવી હૃદયની ભાવના સાથે સાષ્ટાંગ બંધના અરે અહીં જ બનશે મારું અહીં બનશે આ બેબીનું પાછું ભેગું થયું ને મુશ્કેલી થઈ જાય ભાવના છે આ તો દાદાજી બધા ધર્મ સંપ્રદાયોના ધર્મગુરુઓ પણ કહે છે કે બચ્ચી તેના મોક્ષ હો જાયગા અને દાદાનું અક્રમ વિજ્ઞાન પણ કહે છે અહીં મોક્ષ રોકડો મળે છે લઈ જાઓ તો આ બેમાં ફરક શું છે દાદા ફરક એટલો છે કે ધર્મગુરુઓ કહે છે એ હપ્તાનો માલ છે ઉધારનો એટલે હપ્તાનો જ કહેવાય હપ્તા ભર્યા કરવા પડે અને અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાની પુરુષ થકી પ્રાપ્ત થાય મોક્ષ પોતાનો મુક્ત સ્વભાવ એ રોકડો છે કેશ છે આટલો ફરક છે લો જય સચિદાનંદ તમે જતા કે ખૂબ આશીર્વાદ જાઓ કનકબેન રાવલ સાણંદના છે અચ્છા તો એમને આપતો પુત્ર તમારું કામ છે એને બાબાને દસ વર્ષનો છે બધી બહુ તકલીફ છે આશીર્વાદ આપો અને કહો હા અને એમને તમે કનકબેન મળજો આપતા પુત્રને અહીંયા આપો કયું એકા થોડું બાકી છે કચ્છ એ મળજો આપતા પુત્રને પટેલ માણેકલાલ અંબાલાલની દીકરી નામે રેણુકાબેનનો બાબો એનું એ છે આ કૃષ્ણનો જન્મ થયો અને તેના દોઢ વર્ષમાં તેને લોહીના બધા આ બધું છે એટલે આપતો મળજો તમે માણેકલાલ અંબાલાલની દીકરી અને લખનાર રેણુકાબેન મળજો બંને જણા હા એમને તમને અહીંયા સમાધાન મળશે અને આશીર્વાદ એ મળશે જ્યોતિબેન દિનેશભાઈ પટેલ રીતુલ અને ધ્રુવી વાપી આયા છે કે વાપી લખ્યું છે અચ્છા અચ્છા દાદા પેલી પાંચ આજ્ઞા સમજાવે છે એ અચ્છા હા બીજું છે પાછું આ બે બે છે અનુભવ લખ્યો છે ને એનો અનુભવ વાંચીએ આપણે આમાં આગળમાં આગળના કાગળમાં લખ્યું છે દાદાજી આપના ચરણમાં કર્મમાં કોટી કોટી નમસ્કાર અમારા બાળકો ધ્રુવી અને રીતુલે દાદા આ બરોબર છે આ તો આ બરોબર એ સમજાવતા નથી અમારા બાળકો ધ્રુવી અને ઋતુલે દાદા ભગવાનની જન્મ શતાબ્દી પ્રસંગે ભાદરણ મુકામે પાંચ આજ્ઞા સમજાવી ત્યારે મને અને મારા બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપી અમને ધન્ય કર્યા પછી આપે મને કહેલું કે તારા ઘરે મને બોલાવજે હં હા આવી ગઈ हाँ, हाँ, ये ये- ये मो- ये छोटी ऋतु और ये क्या नाम है उसका ये ये, ये छोटी ध्रुवी और ये बड़ी ध्रुवी लो सब दर्शन कर लो सब करो बैठो तो बैठो ये बड़ी ध्रुवी है ये छोटी ध्रुवी है अरे अरे उनको देख सब दर्शन करवा दो बताएगा ये छोटी ध्रुवी है खड़े हो जाओ और ये बड़ी ध्रुवी है उधर देखो तू बड़ी है कि छोटी है छोटी अरे छोटी <laughs> तो ये छोटी नहीं है सर अच्छा तू कौन है रितुल रितुल बड़ा है क्या छोटा छोटा किसका मम्मी बड़ी नहीं है अच्छा सामने खड़े हो जाओ सबका आशीर्वाद खड़े हो गए खड़े हो जाओ पृथ्वी આપની કૃપાથી અમે એક નવો ફ્લેટ ખરીદ્યો છે અને તેના વાસ્તુ નિમિત્તે ચોવીસ કલાકની અખંડ સ્વરૂપ ભક્તિ ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબરના રોજ રાખવામાં આવે છે ચોવીસમીના રોજ બપોરે કીર્તન ભક્તિની પુનરાવૃત્તિ બાદ આરતી અને ગૃહ પ્રવેશોત્સવ ગુરુ પ્રવેશોત્સવ એવું લખે છે હા જો બધું સમજો એનો પ્રયોગ આપનો આપના ચરણ કમળથી થાય એવી અમારી સર્વ કુટુંબની અને ધ્રુવી તથા રિતુલની ખાસ ભાવના છે તો આપ પધારી અમને આશીર્વચન આપી નવા મકાનમાં આજ્ઞાપૂર્વક જીવન જીવીએ અને અમારા બંને બાળકો જગત કલ્યાણના ઉત્કૃષ્ટ બને અને એવી કૃપા વરસાવજો આપના સત્સંગનો લાભ મહાત્માને મળે એવી અમારી ભાવના છે આ વાપીમાં ગયા છે એટલા માટે કરે છે તો ચોવીસમી રવિવારે શું છે ભાઈ ખુલ્લું છે કે હા તો વાપી જઈને આવવું પડે સુંદરબેન રજા આપશો કે હા કે મમ્મીને લેવી પડશે ઓ તો પૂછી જાઓ ને તમે જ હે જણાવશે જાઓ જાઓ આશીર્વાદ હું બરાબર તમારો અનુભવમાંથી લઈએ આ અનુભવ છે વાપીની બાજુમાં સરી ગામમાં અમારે કેમિકલ ફેક્ટરી છે આ તમારું છે કોની કોની ફેક્ટરી તમારી સમજ્યા એટલે એના મમ્મીની આ બે જણાની જીપીસીબી એ આડત્રીસ ફેક્ટરીને ક્લોઝરની નોટિસ આપી હતી તેમાં અમારી જ્યોતિ ઇન્ડસ્ટ્રીઝ પણ બંધ કરી ગયા હતા કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો કે કોર્ટમાં બે વખત મુદત પડી હાઈકોર્ટની મિટિંગ વખતે હું અને રીતુ ધ્રુવી કીર્તન ભક્તિ ચાલુ કરતા હતા ત્રીજી મુદત વખતે વિશ્વાસ હતો કે રિપોર્ટ સારો આવશે વકીલે કહ્યું કે ફરી મુદત પડી બધા જ ફેક્ટરીવાળા ટેન્શનમાં આવી ગયા હતા આ બાજુ અમે કીર્તન ભક્તિ કરતા હતા અને ફોન આવ્યો મેં ફોન ઉપર સમાચાર સાંભળ્યા અને રીતુલ અને ધ્રુવીએ કીર્તન ભક્તિ ચાલુ રાખી હું પણ ટેન્શનમાં આવી ગઈ અને રડવા લાગી ત્યારે રીતુલે આવીને કહ્યું મમ્મી રડીશ નહીં આપણા પાસે દાદા ભગવાન છે ને તરત જ પાંચ મિનિટ પછી ફોન પાછો આવ્યો કે વકીલની ગેરસમજ થઈ હતી પંદર દિવસ માટે ફેક્ટરીનું ચાલુ કરવાની પરમિશન આપી છે એટલે નિમેશાનંદજી અને બિહારી આનંદજી વાપી આવ્યા ત્યારે ફેક્ટરીએ આવીને વિધિ કરી અને કહ્યું કે દાદાજીને સોંપી દો જીપીસીબી વાળા રિપોર્ટ લઈને ગયા તેમાં પોઝિટિવ આવ્યો તે વખતે આડત્રીસ ફેક્ટરીમાંથી ફક્ત ચૌદ ફેક્ટરીને ચાલુ કરવાની પરમિશન આપી હતી એમાં અમારી ફેક્ટરી આપની કૃપા હાજરી અને આશીર્વાદથી ચાલુ થઈ ગઈ અને પહેલા કરતા પણ વધારે સારી ચાલે છે દાદાજી આપ દૂર હોવા છતાં બધા મહાત્માઓની સાથે છો એ મારો અનુભવ છે કોનો આ બધા છોકરાઓને તારો બનાવનો અમારો હા જાઓ માસ્ટર સરસ અનુભવ છે તમે પાછા કોણ છો તમારા છે બધા जय ईश्वर जय ईश्वर भाव करो जाओ भाव करो साहब क्या ख्याल में रख जो ख्याल में रख जो अरे आप तो खाली थे कि उसी पर तो याद करा ऊपर तब मैं साणंद मारा જોઈશું જોઈશું જોઈશું ભલે કહેવા માંગે છે ઓગસ્ટ કાકા બસ કાઢશે હવે તમને નહીં જવા છે પદ ગાય છે દાદાજી હવે અમે તમને જવા દઈએ નહીં યોગેશ કાકા પદ ગાય છે કે દાદાજી હવે અમે તમને જવા દઈએ નહીં તો એ દાદાજી તો હેડ્યા જ જાય છે હેડ્યા જ જાય છે એનું નામ શું હેતવી હેતવી હેતવી હેતવી હેતવી હેતવી હવે તમને નહીં જો અને તો દાદા બે ની બોલી <laughs> ચલો એ તો એમના માટે બોલે છે તમારા બધા માટે લાવજો નાથનાથ છે જય સચિદાનંદ જય સચિદાનંદ ઓગસ્ટ કાકા બહુ જાય છે હવે તો મને નહીં જવા દઈએ તો દાદા ત્યાં જાય છે ચાલે જાજો Nanggo. એ તો સીધ એટલે અહીંયા આવે ફોટો પાડવા અત્યારે રાખો જો બરાબર ચાલજો અરે રાખ કેટલા વર્ષની થઈ સાડા ત્રણ વર્ષ ત્રણ વર્ષની કહેવાય જાઓ સ્મિતાબેન આવી છે કે વિષ્ણુભાઈની સીતાબેન સારું સીતાબેન ઠક્કર અક્રમ એ ક્રમિકનું વિરોધી નથી પણ પૂરક છે એવું ક્યાંક વાંચવામાં આવ્યું આવ્યું છે અક્રમ અને ક્રમિકના સાંધાની વાત સમજાવશો જી એવું છે કે અમિત અક્રમ એ ક્રમિકનું વિરોધી નથી પણ પૂરક છે એટલા માટે શું કહેવા માંગે છે કે ક્રમ અને અક્રમ બેમાં ભેદ નથી બંને એનો જવાબ તો એક જ છે પરંતુ જવાબની રીતમાં ફરક છે આ કળિયુગમાં પાંચમા આરામાં ક્રમની રીત ચાલે એવી નથી કારણ કે મન વાણીને કાયાની એકતા નથી અને એટલા માટે એક આ કુદરતની આખી રચનામાં અદભુત એક આશ્ચર્ય બન્યું છે આ કળિયુગ માટે પાંચમા આરા માટે કે દાદા ભગવાન પરમાત્મા પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયા અને એમનાથી જે અક્રમ માર્ગ ચાલુ થયો એટલે કે અંબાલાલ મુરજીભાઈ પટેલ એ એમ પટેલના મન વચન કાયારૂપી કેડીથી એને અક્રમની કેડી કહી અક્રમની કેડી એટલે જે મન વાણી કાયાના માલિક સ્વરૂપે રહ્યા નથી એવા અને એમના પ્રકાશથી એ પરમાત્મા પ્રકાશથી એ મન વાણિકા રૂપી કાયા સાથે રહ્યા છે એટલા માટે એ જીવતી મૂર્તિ સ્વરૂપ મન વાણી ને કાયા એ બધાના માર્ગ મુક્તિ માર્ગ માટે કેડી સ્વરૂપ બની જાય છે કેડી જ્યારે બધા રસ્તાઓ પુલો બધું ખરાબ થઈ ગયું હોય ત્યારે આ ક્રમની સીધી કેડીથી તમારે એમની મારફતે આપણે આ મોક્ષ અને મોક્ષની પ્રાપ્તિ આપણને થાય એટલે મોક્ષ એટલે મુક્ત ભાવ મુક્ત ભાવ જે આપણને જોવાના સ્વભાવવાળાને જોવામાં રોકે એ રોકનારો આખો બ્લોક છે એ મોહ કહેવાય છે એ મોહનો પડદો આખો જેમના જેમની કૃપા થકી અને જેમના અક્રમ વિજ્ઞાનના પ્રયોગથી એ આપણને મોહનો પડદો હટે અને આપણે દેખતા થઈ શકીએ સમજાયું એટલે કે જે જ્ઞાન જાણવાવાળું છે એ જાણવાવાળા જ્ઞાનથી આપણે દેખતાવાળા થઈએ એટલે એટલો ફેર છે એમાં એટલે આ જે સીધો જવાબ આવી ગયો આ માર્ગમાં જે જવાબ મળતા તો કંઈ કહી શકાય નહીં એવી એની અચળો મુશ્કેલીઓ છે અને જવાબ મળતા મળતા તો ફે ફે પડી જાય અને એમાં મળીને છેક સુધી પહોંચે ને પાછો પડી જાય છેક સુધી પડે ને પાછો પડે એવું તો કેટલી વખત બન્યા કરે ત્યારે ક્યાંક પછી એમ કરતા કરતા ઓગરે અને ગાંગડા પણ બધું ઓછું થતું જાય તારે સંજોગ બાજે સંજોગ ના બાજે એવો છે જ નહીં બધા સમયોમાં સંજોગ બધાને પ્રાપ્ત થાય છે જ પરંતુ એ સંજોગને અનુરૂપ આપણને આપણું કામ થાય એવા આપણે નથી તૈયાર થયેલા હોતા એના કારણે આ અક્રમ માર્ગ બહુ આકરો છે અને અક્રમ માર્ગમાં જે આયા જેમ આયા તેમ દાદા પડી ગયા લો હવે પડવું સહેલું નથી કોઈના ચરણમાં કોઈના ચરણમાં આપણે વ્યવહારથી આપણે માનીએ છીએ પણ વ્યવહારમાં કોઈને આમ નમવું સહેલું નથી ચરણમાં ના પડાય કોઈને એટલું બધું છે એટલે ધર્મગુરુઓ આગળ એ વસ્તુ બને છે ધર્મગુરુઓ આગળ ચરણમાં પડીને એને નિષ્ઠાપૂર્વક એમને સનિષ્ઠ રહેવું એ સહેલું નથી એ તો એવો કોઈક વિરલો હોય તો રે તો ધર્મગુરુ ગમે તેવા હોય પણ એનું કલ્યાણ થઈ જાય ધર્મગુરુ જ્યારે થવું હોય તો થાય એવી વાત છે જ્યારે અક્રમ માર્ગમાં જે પ્રમાણે જે પામ્યા છે એ જ તમને એ પ્રમાણમાં નિમિત્ત બને છે અને એમાં કોઈ ઊંચું નીચું એવું કંઈ સવાલ જ ઉભો નથી થતો એટલે બે સરખા છે પરંતુ રીત નોખી છે અક્રમ માર્ગની રીત એટલી સુંદર છે કે જવાબ પહેલો આવે છે અને જેટલો એમનો વ્યવહાર આખો શુદ્ધ થતો જતો જાય એ વ્યવહાર શુદ્ધ થયેલા એ પોતે બીજાના વ્યવહારને શુદ્ધ કરવાના નિમિત્ત બનવામાં પૂરક બને છે એટલે ક્રમિક માર્ગમાં ક્રમમાં પૂરક બને છે એટલે પોતાને બીજાને એમના થકી એ વ્યવહારની શુદ્ધિના માર્ગો ખુલ્લા થાય એના બહુ ઉત્કૃષ્ટ નિમિત્તો બની શકે છે એટલે બહુ મોટો ફરક છે સારો પ્રશ્ન છે તમારો સ્મિતાબેન લો અશ્વિનભાઈ ખાસિયા ભાવનગરથી ભાવનગરથી આવેલ તમામ મહાત્માના જય સચ્ચિદાનંદ અમે ભાવનગરથી ત્રીસ મહાત્માઓ આવ્યા છીએ આ ઉપરાંત અમે દર રવિવારે એસીથી પણ વધુ બાળકો સત્સંગ કરીએ છીએ અહીં આવેલા તમામ મહાત્માઓને ચરણ સ્પર્શ કરવાનો અને મને એક પદ ગાવાનો લાભ મળે મળે એવી મારી ઈચ્છા છે તો આજ્ઞા આપવા વિનંતી અશ્વિનભાઈ આવો ચલો ચાલો આવી જાઓ પછી કુદીને અરે બસ કેટલા મોટા છો તમે એકાણું વર્ષ ઓગણીસ છે ભાઈ બોલો સાહેબ પતાવ પતાવ સામે બધા બેસી જાઓ સેન્ટરમાં બેસી જાઓ અશ્વિન ચલો હવે આ બધું લઈશું આકાશ બંને તમારા છે દેવ તમારા છે બધું એક છે એના પપ્પા આવી જજો અચ્છા જોઈ લો આનંદના પપ્પા આવી જાય એના પપ્પા આવ્યા છે જોડે પપ્પા આવ્યા છે મમ્મીના પપ્પા બંને આવ્યા તો એ બોલાય જરા પછી પોતાની જગ્યાએ જવાનું કે આગળ બોલાય માઇકમાં બોલ આનંદના મમ્મી અને પપ્પા આવી જાય ત્રણ આમંત્રણ પ્રતિકા ગોહેલ નીતિનભાઈ મેરુભાઈ ખોટ એ નહીં આખો બોર્ડ ચલાવ એટલે એક જ છે અને ખસિયા વલ્લભભાઈ તેજાભાઈ અને આનંદભાઈ વી ખસિયા આ તમારા બેનું છે અને એક મેરુભાઈ બે ત્રણ જણ છે તો ત્રણની પત્રિકા છે આ ત્રણના લગ્ન છે તો કોના દોઢસો જેટલા મહાત્મા ભાવનગર જ્ઞાન લેવા માટે ઓ આપણે આવી બન્યું જોવું પડે જો એને બનાવીશ પત્રિકા તમે બનાવી કોને બનાવી વરરાજાએ બનાવડાવી છે તમારું નામ શું વલ્લભ આપણા આપતા પુત્ર હસુખભાઈ ખસિયા જે થયા છે ઉભા થાઓ એમનો આ બધો વ્યવહાર છે આખો કુટુંબનો ખરું કે નહીં બધા એકબીજાને જાણે અને એ પણ ભાવનગરના અને ભાવનગરનું ભાવનગરની તો દાદા ભગવાને બહુ વખાણ કર્યા છે કે ભાવનગરને ઉજાળે એવા આપતા પુત્ર તૈયાર થઈ ગયા છે સુખભાઈ ખસિયા અને તમે તમારા મમ્મી છે કે તમારું નામ શું નીતિન તો નીતિનભાઈ મીરુભાઈ તો લગ્ન કોનું છે તારા ભાઈનું મોટાનું એનું નામ કઈ ગયું આનંદભાઈ તો આનંદભાઈએ પોતે આ બનાવ્યું છે ભાઈ જુઓ વરરાજા કોઈ દિવસ કોઈ તમને જોવા નહીં મળે કે વરરાજા જાતે આવું બનાવે તમે જોજો આ બધી આશ્ચર્ય અક્રમ માર્ગની અક્રમ વિજ્ઞાનની આશ્ચર્ય ઘટનાઓ છે બધી ઉત્તમ શાહ જો દેખો દેખો દેખો સબ એમાં એમને દાદા ભગવાનના અસીમ જેજા કરીને ઉપર ઋષભદાદાને મૂક્યા છે અહીંયા આગળ દાદા ભગવાનને મૂક્યા છે અને અહીંયા આગળ કનુ દાદાજીને મૂક્યા છે અને નીચે એમનું નમો વિતરાગાય કરીને દાદા ભગવાનના અસીમ જેજા કરીને હે પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી અઠ્યાવીસમી સપ્ટેમ્બરે લખી ઓગણત્રીસમી સપ્ટેમ્બર લખેલું છે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે એ પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી જય સચ્ચિદાનંદ સાથે જણાવવાનું કે ભાવનગરથી ખસિયા પરિવારના કોટી કોટી વંદન વર્તમાન યુગમાં અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા અમ જેવા મુમુક્ષોની જીવનનૈયા ને આત્મદીપકો પ્રગટાવવા આપ શ્રી કરુણામય આત્મજ્ઞાની પ્રગટ જ્ઞાની પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી કનુદાદાજીને ખસ્યાપ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ આ એને પોતે લખેલું છે આટલા બધા સમજદાર છે કેટલી ઉંમરના એકવીસ વર્ષે આ તૈયાર કરે છે જમે સામે શું છે દાદાજી લોકો નાના હતા આટલા નાના નાના ત્યાંથી શિબિરમાં આવે છે તમે બધા તૈયાર કર્યા તારે તૈયાર થયા બધા અમે તૈયાર થવા જઈએ છીએ નહીં તો જબરજસ્ત શું કહો છો અમે લોકો ત્યાં તૈયાર થવા જઈએ છીએ બોર તળાવ <laughs> પુત્ર બતાવી લો ભાઈ બતાવી લો એટલે આગળ લખે છે હે ચૈતન્ય મૂર્તિમાન દાદાજી આગામી ડિસેમ્બરમાં હું લગ્ન ગ્રંથિથી તારીખ દસ બાર બે હજાર દસ એટલે ડિસેમ્બરની દસમી તારીખથી પ્રભુતામાં પગલાં પાડી રહ્યો છું ત્યારે આનંદ મારા લગ્નનો નથી પણ આ પત્રે પધારી અમારા પરિવારને આત્મજ્ઞાનરૂપી પ્રકાશ આપશો હવે આનંદ લખે છે કે આનંદ મારા લગ્નનો નથી પોતે આનંદ પોતાના આનંદ માટે લખે જુઓ આ વરરાજા અને શું કહેવું હવે એટલે બોલો આનંદ પોતે લખે છે કે આનંદ મારા લગ્નનો તો નથી એને આનંદ નથી થતો પણ આ પત્રે પધારી અમારા પરિવારને આત્મજ્ઞાનરૂપી પ્રકાશ આપવું હે દાદા ભગવાન આપના ચરણોમાં અમૃતની ધારા ને અમે પામ્યા એ અમારા પરિવારને પમાડો જો આ કલ્યાણ ભાવના ઉપવનના ખીલેલા સુગંધી ફૂલ જેવા અમને કર્યા તો તેમ અમારા પરિવારને સુગંધી બનાવો લિખિતમ આપના જ્ઞાત પુત્ર આનંદ ખસિયા અને ખસિયા પરિવારના જય સચ્ચિદાનંદ એનો અંદર ફોટો મૂક્યો છે આ સાચો ફોટો એનો જ છે આટલો રૂપાળો છે બહુ રૂપાળો છે જવું પડે એટલે આપતા પુત્ર તમે જવું પડશે દાદાજી તો તમને બોલાવે છે તમને આમંત્રણ આપે તમને અમે તમારી પાસે આપતા પુત્રો તો વર્ષમાં બે ત્રણ વાર આવે દાદાજી એક પ્રસંગ કહેવા માંગુ છું બોલ મોટેથી બોલ એક વખત જયારે ઘણા લગભગ છ સાત વર્ષ થઈ ગયા હું સાવ નાનો અમથો તો મને કઈ ખબર નથી પડતી કે કનુદાદા ભગવાન કહેવાય પણ બન્યું એવું કે જૈન ભુવનની અંદર ભાવનગરની અંદર જ્ઞાનવિધિનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો જ્ઞાનવિધિ પતી ગઈ પછી મારા પપ્પાએ બહુ ભાવ કર્યો કનુ દાદાને કે અમારા ઘરે આવો અમારા ઘરે આવો એટલે અમારા ઘરે ગાયો અને ભેંસો ને એવું છે એટલે કે અહીંયા આપણા ઘરે કે બધું નથી રાખવું કનુ દાદાના પગલા પાડવા માટે લાવશું પછી છેલ્લે અત્યારે કે મારા દાદાના દીકરા છે નરેશભાઈ આવ્યા છે એમના ઘરે બધું ગોઠવ્યું એટલે કનુ દાદાને રસ્તો દેખાડવા માટે એક બીજા મારા દાદાના છોકરા હતા ભાઈ એ હતા સાથે એટલે એમને એમ હતું કે કાકાને ઘરે જ છે અમારા ઘરે જ છે એટલે સીધી વેન ગાડી લઈને આવ્યા આવીને સીધી અમારે ઘરે ઉભી રાખી એટલે દાદાજી ઉતર્યા દાદાજી ઉતર્યા એટલે દરવાજામાં પગ મૂકે પેલા જ મેં કહી દીધું અહીંયા નથી કાંઈ નથી ઓલા ઘરે રાખ્યું છે એટલે દાદાજીને મેં દરવાજામાં પણ ન આવવા દીધા પગલા પણ ન પાડવા દીધા અને ઓલા ઘર છે લગભગ અડધો કિલોમીટર જેટલું ચલાવીને લઈ ગયો હવે ખબર મને તો એમ જ થાય કે અહીંયા જ ઘર આવ્યું અહીંયા જ ઘર આવ્યું પણ મને નથી ખબર કે દાદાજીને આટલું બધું ન ચલાવાય એમ તે દિવસનું હું આપતો પુત્રને કહેતો આવું છું દર શિબિરમાં કહું છું કે મને બહુ પસ્તાવો થાય છે કે આવું મેં ભગવાન સાથે આવું કર્યું મારા આંગણે ભગવાન આવ્યા એમને મેં પાછા વાળ્યા એમ એટલે એક વાર તમે ભાવનગર આવો ફરીવાર જવું પડશે આ વખતે પાછા નહીં વાળું આવીશું જાઓ નરેશભાઈ આવી દીધો ખસી ફિક્સ તારીખ આ નથી તમ તમે કહેશો તારીખમાં ફેરફાર કરી નાખશું લો તો લગ્ન વાળા ફેરફાર કરે હા હે લગ્ન ના થાય ફેરફાર તો તમે આગળ એક બે દિવસ આવી જાઓ ગમે ત્યારે હવે દસ ડિસેમ્બર કહેશે કેમનું જ ભાઈ એટલે આગળ આજે કહેશે તમને આપતો બધો જણાવી દેશે હા અને આ રાખી મૂકો આ કાંક ભાઈ તમે સાચવી રાખો અને આ ત્રણેય એમના છે તે તમે બધા સાચવજો આમાં એમને જ્ઞાન લેનારાનું લિસ્ટ છે એકસો બાવન જણ છે એકસો બાવન જણ અત્તમ શાહ આપણા વડીલો બોસરાજજી નવનીતભાઈ સાહેબ આવ્યા છે કે જયંતિભાઈ હા એસી નેવું બાળકો સો જેટલા બાળકો સત્સંગ કરે જરૂર આવીશું જાઓ તમને કહીએ હા જરૂર આવીશું અને બધાને જ્ઞાન આપીશું ફોટો દેખાડીને દર્શન કરાવીએ છીએ કાકાનું દાદા એકવાર રૂબરૂ આવીને દેખાડે દર્શન આપો એમને <laughs> જબરો છે લો હા છે લો આ રાખો ભાઈ આ ત્રણ સાથે રાખજો નીતિનભાઈનો પત્ર છે આ એમના મામાનો છોકરો છે મીરુભા કે નીતિન કેવા મીરુભાઈ એટલે એમાં પણ એ જ છે આખું એને આપણે પત્ર રાખ્યો બધા બધા મામાનો છોકરો છે હે પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાનીપુરુષ કનુ દાદાજી એમને પણ ઓગણત્રીસ સપ્ટેમ્બરે જ લખ્યું છે જય સચ્ચિદાનંદ સાથે જણાવવાનું કે ભાવનગરથી ગોહેલ પરિવારના કોટી કોટી વંદન વર્તમાન યુગમાં અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા અમ જેવા મુમુક્ષોની જીવનનૈયાને આતમ દીવડો પ્રગટાવવા આપ શ્રી કરુણામય આત્મજ્ઞાની પ્રગટ જ્ઞાની પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી કનુદાદાજીને ગોહેલ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ હે સજીવન મૂર્તિ સ્વરૂપ અક્રમપદ પ્રકાશક જ્ઞાની પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી કનુદાદાજી જગત કલ્યાણ માટે અખંડ તંદુરસ્તી દીર્ઘાયુ પ્રાપ્ત થાય એવી અમારા સૌની ઉર્ની પ્રાર્થના અને ભાવના છે પણ અમ લોકોની જ્ઞાન પીપાસા તૃપ્ત થાય તે માટે એકવાર ભાવનગર જરૂર ને જરૂર પધારો એવા હેતભાવ છે હેતભાવ હે દાદા ભગવાન આપના ચરણોમાં અમૃતની ધારા અને અમે પામ્યા એ અમારા પરિવારને પમાડો ઉપવનના ખીલેલા સુગંધી ફૂલ જેવા અમોને કર્યા એવા અમારા પરિવારને સુગંધી બનાવો જય સચ્ચિદાનંદ લિખિતમ આપના જ્ઞાતપુત્ર ગોહેલ નીતિનભાઈ અને ગોહેલ પરિવારના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ સારું કર્યું છે તો આવીશું અમે હા જાઓ બધાના આશીર્વાદ છે શું નામ તમારું જગદીશભાઈ કશ્યા અને મમ્મી શું નામ બોલો રૈયાબેન રૈયાબેન રૈયાબેન રૈયાબેન રિયાબેન ખસિયા આ લઈ લો ભાઈ અને રાખો જો તળે રાખજો તમે બસ તો પછી બધા એને ખૂબ આશીર્વાદ છે અને પદ બોલવું છે ને બોલો પેલું સરસ ફર્સ્ટ બોલો બરોબર ગઈને હા લલકારીને જય સચ્ચિદાનંદ જય આપણે ઉપાડજો બધા દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમાર થાય બીજું લઈ આવી જઈશ જાઓ આવી હા બરોબર બરોબર વાંધો જાઓ વચન છે બહુ ચાલો હા બસ બસ બધા બધા આખા ગામને આપણે સમય થોડો છે પાછું બીજું કામ છે આપણે ચાલો બીજું કામ છે આપણે ઉભા ઉભા ઉભા ઉભા દર્શન કરવા ખૂબ ચાલો ચાલો ચાલો હમણાં દસ મિનિટ કરો ચાલો ચાલો બીજું બધું છે ને જીવે ચાલો બીજાને લાભ આપીએ ચાલો બીજાને લાભ બસ બસ ચાલો મેં પણ સ્વીકારી દઉં ગામમાં આવવાનું છું ને ત્યારે બધા બધું જાઓ ચાલો જાઓ ચાલો જલ્દી ચાલો બસ બસ ચાલો આવજો દરેક સચ્ચી ખૂબ આશીર્વાદ બહુ સારું કર્યું હા જાઓ ખરું ખરું તમે હા સીધા સીધા હું આવીશ ને તમારી પાસે હા તમારા ઘરે આવીશું હા જાઓ ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ જય જરૂર જરૂર આવીશું આવીશું આવો જાઓ ખૂબ આશીર્વાદ જાઓ ખૂબ બસ બધાને ચાલો બહુ સરસ ગાય છે બહુ સરસ ગામમાં આવીશું બધાને મળીશું આખા ગામને જા હા જાઓ હા લઈ લો જરા દાદાજી હજુ આગો કચેરો હો દાદાજી કોણ વાડીલાલના ભાઈ વાડીલાલના ભાઈ મહેન્દ્રભાઈ ભજન ગાવા માંગે છે હા એક આ બધું બતાવી દઈએ કારણ કે હવે સાડા પાસે તો એમને બંધ કરવાનું છે છ વાગે દાદા સાડા છ થી ચાલુ કરવાના છો ને ના ના દાદા સાડા સાત થી સાડા સાત વાગે છે સાડા સાત થી વચ્ચે જમવાનો બ્રેક ભલે ભલે ચાલો પકડને મહાત્માઓ આપતા પુત્રો વડીલો આપ સર્વને આ હૈદરાબાદના મહાત્માઓ તરફથી આ પુરસ્કાર આવ્યો છે હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ જોતા દિલ ઠર્યું અહો દાદાજી યોગેશાનંદજી અને એમનો અંદર આ પ્રતિભાવ છે આખો બહુ સુંદર ભાવનાઓ વ્યક્ત થઈ છે એમાં વિચાર વિચારે કાર ખુદ વર્ષો દસ લાખ દાદાને નિરખી હૈયે આવી સહજ રાખ ગાવને એક લાઈન વિચારે કાળ ખુદ વર્ષો કસલા દાદા નિરખી હૈયે આવે સહજ રાખ સંસારે પ્રગટ્યો અક્રમ ચીરા સંસારે પ્રગટ્યો અક્રમ ચીરા રુદ્રાગી પરમાત્મા વગેલા જવા રુદ્રાગી પરમાત્મા વગેલા જવા વડીલો આ અમારી કોલેજ કાળની તસવીર આખી મુકાઈ ગઈ છે અહીંયા આગળ જયારે અમે અઢાર વર્ષના હતા ઓગણીસ વર્ષ અઢાર વર્ષ સત્તર અઢાર વર્ષ મુકાઈ છે ત્યાં હૈદરાબાદમાંથી એક અમારા મિત્ર છે એની પાસે સચવાઈ રહેલી તે આ મનરબા પાસે આવેલી એ તસવીર આ મુકાઈ છે અને વિશાખાપટ્ટમમાં અમારા મિત્ર હતા એક સાથે અમે બેવનો સાથે ફોટો છે અંદર તારા દર્શનના દીવાના તારી મસ્તીમાં મસ્તાના તારા દર્શન ના દીવાના તારા દર્શન ના દીવાના તારા દર્શન ના દીવાના તારા દર્શન ના દીવાના તારી મસ્તી માં મસ્તાના તારી મસ્તી માં મસ્તાના અમને પાર वही मोहन वही महावीर दादा श्री दादा भगवान ओ हो दादा भगवान दादा भगवान ओ दादा भगवान दादा भगवान ओ हो दादा भगवान दादा भगवान ओ ભગવાન એ હો દાદા ભગવાન દાદા ભગવાન heart, wishes on lips. Gathered we are for the celebration of lifetime. Auspicious is the day when this world was gifted, gifted with your birth. Oh dear Dadaji, to lead us within and reach our true self through strange as it may seem on this wonderful occasion, for we have nothing befitting to offer. So, with an innocence of a child, we ask from you, Dada Sri, we ask from you, Dada Sri, to shower your grace and give us strength to be sincere in your five golden commandments, to attain our state of eternal bliss with obeisance in your lotus feet and humbleness in heart. We pray in unison for a great health of yours. Long live dear Dadaji for all times to come. આવી રે આવી રે દાદા જન્મ ખુશાલી આવી રે આવી રે દાદા જન્મ ખુશાલી આવી રે આવી રે દાદા Divine is thy love, O dear Dadaji. Mary is thy grace, O dear Dadaji. Far and near, wherever we are, we bloom with your love, O dear Dadaji. અને એમને અહીંયા પિરામિડ જેવી પછી આપણા સ્થાપિત કર્યો અને એવી કેક બનાવી છે હેપી બર્થડે કરુણ દાદા શ્રી કરીને મૂર્તિ પણ આપણને ખાવા નહીં મળે હાલો happy birthday to you happy birthday to you મુક્તિના સોપાન કરાવનાર આત્માભિમુખી બનાવનાર કેવર કારુણ્યની મૂર્તિ શુદ્ધ પ્રેમના ચિતારે એવા પ્રિય કરો દાદાશ્રી રૂડા આ અવસરે માગું આપને કાજ કરજોડી કરું પ્રાર્થના સિમંદર સ્વામીજીને આજ વરસાવો અમી કૃપા સિમંદર સ્વામીજી બક્ષી દીર્ઘાયુ અપાર એટલે સિમંદર સ્વામીને પ્રાર્થના કરે છે જન્મદિવસની ઉજવણી આત્માનંદી કેળવણી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી બોલો એક લાઈન જન્મ દિવસની ઉજવણી જન્મ ભજનમાં સમય સાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે પ્રભુ પહોંચાડજો બહુ વાર રે મારી વિનંતી લેજો સ્વીકાર રે જીયો જન્મ સમય સાર રે જીયો જન્મ પડ્યું આ બધા મહાત્માઓના એમાં ખાસ કરીને દેવાંત રૂપલ એમનો દીકરો અક્ષય જે શાલીભદ્ર બનેલો અને સુરીભદ્રમાં પણ એ જ હતો અને છત્રપતિ શિવાજીમાં પણ હતો અને પેલા પેલા સાત હવેલી વાળા કોણ શાલીભદ્ર શાલીભદ્રમાં અને નીલ નીલ એ ગૌરાંગ અને નિધિ એમનો બધા અને આખું એમનો પરિવાર છે આ બધો અને એમના તરફથી અને બીજા બધા મહાત્માઓ આપણા સંઘપતિ શ્રી પ્રકાશભાઈ તથા હૈદરાબાદ અને સિકંદરાબાદના સર્વ મહાત્માઓના જય સચ્ચિદાનંદ કણુદાદા નિર્ધુમ જ્ઞાન અગ્નિ પ્રગટાવો કહીશું કણુદાદા નિર્ધુમ જ્ઞાન અગ્નિ પ્રગટાવો કણુદાદા નિર્ધુમ જ્ઞાન અગ્નિ પ્રગટાવો પ્રગટાવો भी दादा बाहर भी दादा दाएं भी दादा बाएं भी दादा ऊपर भी दादा नीचे भी दादा दादा के बिना सब है आधा आगे भी दादा पीछे भी दादा पूरब भी दादा पश्चिम भी दादा जहाँ भी देखो दादा ही दादा श्री कृष्ण सीएम महावीर दादा अंदर भी दादा बाहर भी दादा अंदर भी दादा આનંદ પટેલ વૈભવ પાર્ક સોસાયટી પંદર નિયર ગોળબંદર રોડ ઉપર અમદાવાદમાં છે ગોળબસર ગોળબસર ગોળબસર ગોળફસર આપણે એ ક્યાં ક્યાં છે આવ્યા છે આર્યન પટેલ એમનો આ સુંદર આ એક્સરસાઇઝ બુક ક્લાસમેટમાં લખ્યું છે અહીંયા આગળ નાવ છે આખી ને એમાં નાવ આખું દરિયામાં છે એમાં the wonders of the nature કરીને એમાં અંદર સુંદર લખ્યું છે થોડું વાંચી જઈશ આપને ઇંગ્લિશમાં છે ever been in the midst of a breathtaking scene where nature exudes special magic ever noticed how the sea takes on the brilliant yet mellow colours of the setting sun બેસો હું બેસી જાઉં ever marveled at how a ship balances itself on the waters that seem to effortlessly hold the huge vessel on its shimmering blanket of water? You would have discovered a rare beauty and peace everywhere. Next to God, nature is the greatest wonder of this universe. Next to Suddhatma, nature is the greatest wonder of this universe. It has its own pattern, its special multicolored designs, its varied perfect details and endless treasure of thrills that soothe one's heart and dazzle the eyes. There is a purpose behind this every creation. From the waves in the ocean to the rocks in the hills, everything has a reason for its existence. Nature has boundless beauty. The beauty that strikes the senses, the beauty of quality and appearance which has a mind which a mind can grasp, we delight in it. The palette of lights, colors, shades and shadows are the result of nature's invisible formula. The blue skies that span the entire world, the rivers that flow into the oceans, the snow-capped mountains, the soaring pines and wilderness that varies according to the climate and character of the terrain are all parts of nature's divine plan and program. These provide an energy and knowledge to work with, a new vigor and spirit. As the regions change from year to year, life changes accordingly. The uproarious waves during the thunderous storms become calm right after the hail stops. A new moon gives way to the dark. Quiet night fact, there is a variety in every breath and mood of nature, and every mood has a message, a purpose, and a special joy to offer. Let's learn to enjoy nature. That is our mind, speech, body, આપણી મન વચન કાયા ફાઇલ ફાઇલ એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે આપણા ફાઇલ સ્વરૂપે જે આપણો સંબંધ છે એને બહુ સારી રીતે આપણે માણીએ એ એન્જોય ધી નેચર કહેવાય એટલે દાદા ભગવાને કહ્યું કે જીવન એ માણવા જેવું છે જીવન એ માણવા જેવું છે એટલે આ દ્રષ્ટિમાં કહ્યું એના કુદરતી સ્વભાવમાં અને અમને આરંગ પટેલે એમની ભાવનાથી બહુ સુંદર રીતે એકસો ને નવ પદો લખ્યા છે અને છેલ્લું પદ છે દાદાજી મળી રે ભર બપોરી કળિયુગ દાદાજી મળ્યારીએ ભર બપોરી કળિયુગ બહુ સુંદર પદો છે બધા બહુ સારા છે અને એક તો એમને એવું લખી નાખ્યું છે હું તો હરીને શોધવા નીકળી ગિરધારી રે એ શું છે તમને એવું લખાઈ ગયું તમારે લખાઈ ગયું અરે મોટું બોલવાનું બોલો મોટેથી થોડુંક બોલો ચાલો હલો હલો અચ્છા આમ બોલ બધા સામે ત્યાં બેસો ને બધા સામે બેસો ગચમાં આવો આપણે આ બાજુ આવો ભાઈ બધાને ત્યાં બાજુ આગળ જાઓ જરા છેક ફ્રન્ટમાં એકદમ હજુ આગળ નીચે એ બધાને તે બાજુ દેખાય આગળ પાસ બસ બસ બસ જય શ્રીરામ મોટેથી અજ્ઞાન દિશાની અંદર જયારે હું શોધતો હતો ભગવાન શું વસ્તુ છે જીવનમાં કેટલું મહત્વ છે કારણ કે બાપ બધા કરતા હતા આપણો તે વખતે ખ્યાલ નતો પણ એ વખતે એવો નિશ્ચય કરેલો કે ભગવાનને જાતે જરૂર હોય ને આપણે મળવા હોય તો બરાબર બાકી આપણે ક્યાંય રખડવાની જરૂર નથી બરાબર એટલે મને ઘણા ધર્મગુરુઓ મળેલા બહુ અલગ અલગ રીતે મને સમજાયેલો બધું પણ મને એમણે મને ત્યાં સુધી વાત કરેલી કે ભાઈ અમે અમારા ધર્મની અંદર તમે બરાબર પરિપાર ઉતરશો એવી અમને ખાતરી છે એટલે તમે આ વસ્તુની અંદર એડ થઈ જાઓ ત્યારે મેં એમને એવું સમજાયેલું કે ભાઈ તમને જેવી રીતે ખાતરી થઈ એવી મને ખાતરી થવી જોઈએ કે આ ગુરુ મહારાજ મને પેલી બાજુ ઉતારશે કે રસ્તામાં રખડાવ પછી આવી ગયું ત્યાર પછી એવો સમય આવ્યો મારે કે મારે ઘરે બેઠા મને સામેથી મળવા આયા કે ભાઈ તમને બોલાવે છે આપતા પુત્રો આયા છે તમે ત્યાં આવો એમ પણ એક નિયમ એવો હતો કે કાને અવાજ પડ્યા પછી છોડીને જવું નહીં કોઈ બી આમંત્રણ હોય તો કાને અવાજ પડે તો આપણે જવું તો જયારે હું ત્યાં ગયો અને એમણે વાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે સારું ખરેખર પાયાની વસ્તુ આ જ છે આને આપણે છોડવી જોઈએ નહીં અને ત્યાર પછી ભાવના કરી આપણે કે ભાઈ જ્ઞાની પુરુષ આપણને ભેટો થાય તો અમને આત્મજ્ઞાન મળે દસેક દિવસની અંદર અમારો સંયોગ બાજુ ઓટોમેટિક આત્મજ્ઞાન મળી આત્મજ્ઞાન ગમણ્યા પછી આ કૃતિઓ બી જે કઈ લખી છે એક દિવસ એવી ભાવના થયેલી કે એકાદ લીટી હું લખું એમ તો લખ્યા પછી એક મહાત્માએ વિચાર કર્યો કે તમે એકસો આઠ માળાના મણકા પૂરા કરો મેં ભાઈ અમારું એવું કોઈ કવિ હૃદય તો છે નહીં કે અમે લખી શકીએ અમારી એવી કોઈ ભાષા નથી કોઈ લેંગ્વેજ નથી કંઈ નથી પછી મેં પ્રાર્થના કરી દાદા જોડે એમને ફોટાકૃતિ સામે બેસીને કે દાદા કંઈક કૃપા કરો તો અમારાથી આવું કંઈક લખાય અને એનો હેતુ માટે એક જ હતો કે જે ભજનિક વર્ગ છે મોટાભાગનો જે ગામડાઓ રહે છે કે જેને દર પૂનમ કે અમારસે ભજન કરવા બાકી ટીવી જોવાનો ટાઈમ નહીં આખો દિવસ ખેતી કરતા હોય બીજો કંઈ સત્સંગનો ક્યાંય લાભ ના મળે એમને ભજનથી મસ્ત રહે એવી આખી દુનિયા એક અલગ દુનિયા છે એમને બીજો કોઈ લાભ મળતો નથી તો મેં કીધું આ દ્રષ્ટિએ આક્રમ વિજ્ઞાનના શબ્દો એમના કાન સુધી પહોંચે એવી દાદા કંઈક કૃપા કરીને કંઈક લખાવડાવો જેથી કરી એમના સુધી આ વસ્તુ ભેગી થાય એમને એમને કંઈક જાણવા મળે તો આ ભાવનાથી મેં પદો લખ્યા હતા તો પેલા શરૂઆતમાં પચાસેક પદ લખાયા પછી પછી કઈક મનમાં એવો ભાવ વિકૃત થયો હશે કે જેથી કરી બંધ થઈ ગયા બે ત્રણ મહિના સુધી પદ લખાયા નહીં મારા પણ દાદાની ખૂબ પ્રાર્થના કરી દાદાના ફોટા આગળ બેસીને કે દાદા હું તો આ હદ વચ્ચે તમે તો મને ફસાયો તમારે લખાવું પડશે લખાવવું એ તમારે પડશે લખવું એ તમારે પડશે અને આવા આધ્યાત્મિક વિચારો પણ તમારે જ પ્રેરણા આપવી પડશે <laughs> ત્યાર પછી એમણે આપી પ્રેરણા અને આ બધો લખાયા હમણાં છેલ્લું પતિ બેઠા બેઠા અહીંયા આગળ દસ મિનિટમાં લખાયું અહીં બેઠા બેઠા આવ છેલ્લે નંબરે નથી આપ્યો એમ અને આમાં એ છે થઈ શકે નહીં ના થઈ શકે એ વસ્તુ શક્ય લખે છે અહીંયા અડસઠમાં પદમાં માનવ જીવવું રે થોડું ને સી ઝંઝાવાતો <laughs> માનવ જીવવું થોડું ને સી ઝંઝાવાતો પછી લખે છે દાદા સામેથી પધાર્યા ગુજરાતમાં હમ મારે ખાતું રે ચાલે છે દાદા એ બેંકમાં આત્મજ્ઞાન જાણારે વિના જીવતર યુદ્ધ કરજો આ બધું ગામઠી ભાષામાં ગાવડામાં બધા એમને કહ્યું હે <laughs> એટલે આ બહુ સરસ છે ઉત્તમ શાહ બલીલો બહુસરાજજી નવનીતભાઈ એમની ભાવના છે કે આની પુસ્તિકા થઈ જાય આપણી આપ થશે થશે તો આ તમને પહોંચાડશે ઓફિસમાં હમ જાઓ ખૂબ તમારું નામ શું આર એટલે રેવાભાઈ રેવાભાઈ ખૂબ આશીર્વાદ હા જય ખૂબ ગોળદેવ રહે છે ને ગુડાસર ગુડાસર મણિનગર મણિનગર આ કોને મોકલ્યું છે આ ક્યાંય નામતામ નથી છે છે આ રહ્યું છે ઇન્દિરાબેનના જય સચ્ચિદાનંદ આ ઇન્દિરાબેન આપણા છે કે હા શ્રી પરમ પૂજ્ય કનુદાદાજી પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું સ્વાગત કરું છું ચરણ ગૌરવમાં હૃદય ધરું છું પ્રગટ પ્રભુનું સ્વાગત ચરણ શું છે બે લાઈન બોલી દો પ્રગટ પ્રભુનું સ્વાગત કરું વિઠગર ઉત્સવ આનંદ મોસવ આનંદ સે પરમાનંદ સ્વગુણ રૂપાતિકલ કામ હે જગતી ભાગ दादा ने સચ્ચિદાનંદ શ્રી પરમ પૂજ્ય કનુ દાદાજી પ્રગટ પ્રભુનું હા હૈદરાબાદ હૈદરાબાદ બરોબર છે this is a dream in the heart to soar very high there is an urge within to go and kiss the sky there is a little wish to do what the heart says there is an inner desire to unwind at a heavenly place Today is the day for the dreams, desires and wishes. today is the special day that the heart truly cherishes એવું લખે છે તમને ઇંગ્લિશ સારું આવડે છે પ્રકાશભાઈના ભાભી હા બરોબર છે ઇન્દિરાબેન જય સચ્ચિદાનંદ ઇન્દિરાબેન આ તો કાર્ડનું ઇંગ્લિશ છે હા બરોબર છે હવે બે ત્રણ રહ્યું છે કમુબેન કાંતિભાઈ સાહેબ કમુબેન ક્યાં છે કમુબેન આવો કમુબેન આવશે જરા ઉંમર છે એમની મોટી ઉંમર છે ક્યાં ગયા આવે છે ધીમે રીને આવે છે અરે બહુ મોટી ઉંમર છે એમની અહીંયા આગળ જ આવી જજો એમને ઉપર નહીં અવાય મહાત્માઓ આ અમારા કમુબેન જૂનામાં જૂના મહાત્મા છે અને અમારા દીપકાનંદ સ્વામીજીના એ પડોશી મુંબઈમાં અંધેરીમાં પટેલ સાહેબ અને આપણા વાલા આપતા પુત્ર ભરતાનંદજી અને મિનેશાનંદજી એના મામા એ ત્યાં રહેતા હતા હસમુખ મામા અને જે અત્યારે વડોદરામાં છે એ બંને એમના પડોશી હતા હે હું અત્યારે આ બોલું છું ને એટલે એક કમુબેન છે આ એમના દીકરાઓ ડોક્ટર એક દીકરો ડોક્ટર છે એ બધા અમેરિકામાં યુસ્ટનમાં છે અને આ બેનને હજુ પચાસ વર્ષ થયા છે કમુબેન કેટલા બોલો બોલો એટલે બોલવાનું આપો ને કેટલા વર્ષ થયા પચાસ સબરી નથી લાગતું કો કો કે છે કનુ દાદા કે પચાસ કે છે જય સચિદાનંદ કો કો પચાસ જ થયા ને પૂછો ના ના દાદાજી ખોટું નહીં બોલું દાદા સાચું બોલો ચોથી ઓક્ટોબરે એટી સિક્સ માં હું આવી ચાલ્યો મહાત્મા અને આજે મારો અજન્મ જન્મદિવસ છે આજે આજે મારો અજન્મા જન્મ દિવસ છે બધા મહાત્માઓને લઘુત્તમ ભાવે પરમ વિનંતી કે મને બધા આશીર્વાદ આપો કે હું એકદમ લઘુત્તમ ભાવમાં રહું જ્ઞાનમાં એકદમ ઊંડી ઊંડી રહું અને દાદાજીના ચરણ સિવાય મારે બીજા કોઈ ચરણની જરૂર નથી અને મારે બીજા પાંચ છ વર્ષ પૂરા કરી દઉં ના ના મારે લાકડી નથી લેવી <laughs> દાદાજી નથી મને નથી જોઈતી નથી જોઈતી એમનો ભાવ છે બધા આશીર્વાદ આપજો કાંતિભાઈ સાહેબ મહાત્મા વડીલો એમનો ભાવ છે કે સુરતમાં કેલનપુરી મુકામે જે રો હાઉસીસ થયા છે દસ અને જેમાં એક એક મહિના માટે ટાઈમ શેરિંગ માટે એકાણું હજાર રૂપિયા રાખ્યા છે એ જેની ઈચ્છા હોય તે ત્યાં નોંધ કરાવી શકે છે ઓફિસમાં આપણી પાર્શ્વનાથ ચેમ્બર્સની એમાં એમને એક એક પોતાના મહિના માટે એમાં એમના નોંધાયા છે એકાણું હજાર રૂપિયા બધા ઉજાવી બતાવી લો જય સચિદાન ચેક દાદાજી જય સચિદાન પૈસા કે ચેક ચેક આપ્યો છે આપ્યો છે ગઈકાલે ના ના ના તમે ખોટું બોલો ના ખૂબ આશીર્વાદ છે હું કહું બેન નથી કહું ના આવું છું આવું છું બસ આ મને જેલમાંથી છોડે તો બોલાવું છું મને જશે આગળ ઓ ચાલો દાદાજીને હું બોલાવું છું મને માફ કરજો હા બોલો જય સચ્ચિદાનંદ અમારા વાલા છો તમે બહુ વાલા ખૂબ આશીર્વાદ છે માફ અરે શાનું માફ કરવાનું તમારે અમને માફ કરવાના ના ના ના ના ના ના લે તો આવી તો નહીં અહીંયા આગળ બીજા કોઈનો હોય તો આવી જજો બનાવટી ઉભો કરવાનો જાઓ ભાઈઓમાં કોઈ નથી અરે લે ચાલો ખુબ આશીર્વાદ અજન્મ જન્મ દિવસ થર્ટી ફાઈવ પાંત્રીસ વર્ષ થયા પાંત્રીસ વર્ષ અને આ દીપકાનંદ જે આવ્યા હતા ને આપણી પાસે દાદા આ કાર્ડ છે હવે એક બે કાર્ડ રહ્યા છે વધારે નથી અને એ છાયા પંકજ અને મૃનવ બારડોલીના છે છાયા પંકજ અને મૃનવ બારડોલીના એમને લખે છે પરમ પૂજ્ય કનુ દાદાજી હેપી બર્થડે અદભુત આત્મશક્તિ ગરિમાના આમ સ્વામી પૂર્ણતાને પામનાર એ દાદા ભગવાન છો એવું છે કઈ લાઈન છે અદભુત આત્મશક્તિ ગરિમાના સ્વામી પૂર્ણતાને પામનાર તમે જ દાદા ભગવાન છો દાદા ભગવાન અસીમ જય જયકાર હો બહુ સુંદર છે લો એમાં આમ ખોલીએ તો લાઇટ થઈ જાય છે પણ હમણાં બંધ થઈ ગઈ સાથી એની બેટરી આ રહ્યું છે ને અહીંયા આગળ આપણે હેપી બર્થડે ટુ કનુ દાદાજી આવું છપાયું છે આ તો કોને કર્યું છે આવું હે થઈ લાઈટ એટલે થઈ લાઈટ થઈ આ હે અચ્છા એટલે મ્યુઝિક વાગે છે હેપી બર્થડેનું લાઈટ કેમ થઈ Happy birthday to you. સત્સંગમાં રહેજો બારડોલી હા અંધારી રાતડી જેને ચીરી તેની જ ઉજવાય સાલગીરી હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ જોતા જ દિલ થયું ઓહો દાદાશ્રી અંધારી રાતડી જેણે ચીરી અંધારી રાતડી સિમંદર સ્વામી દાદા ભગવાન તથા સર્વ દેવદેવીઓને પ્રાર્થના કે પૂજ્ય કનુ દાદાજીને આરોગ્યમય દીર્ઘ આયુષ્ય આપજો તમારું છે નહીં શું નામ જવ પાછળ પેસરીને ઊંચા કૂદો એ નહીં તમારે ઊંચા કરીને પાછળ રહીને બેસી જવાનું જોરથી જોરથી હા જો <laughs> જોરથી કરું છું <laughs> શક્તિઓ આવે જ બધાને ક્યાંના છો તમે આ ભાવનગરના છે જો ભાવનગરના છે એટલે જ એમને આ છપાયું પણ છે હેપી બર્થડે ટુ કનુ દાદાજી કે આવું કાર્ડ ના હોય કોમ્પ્યુટરમાં બનાવ્યું એમને પોતે કોમ્પ્યુટરમાં બનાવ્યું છે આ પોતે કોમ્પ્યુટરમાં અને છેલ્લે લખ્યું છે અદભુત અદભુત અવતાર સત્પુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર એ લાઈન કઈ છે अद्भुत अद्भुत आउ अद्भुत अद्भुत अदुत अद्भुत अदु अदुत आवता अदबु अद्भुत सत पूछ तार पुछ त ब्रह्म तारण વંદન દાતા વારંવાર સાજુ એને આ શીતલ છે એમની દેવી છે અને તમારું નામ શું ભરત એમના દેવ છે ભરત દેવ અને એની શીતલ દેવી તે શીતલ દેવીએ ભરતજીને ભરતજીને દેવને આપણે શું આપ્યું ઇન્સ્પિરેશન આપી ભાવના આપી એનું આ પરિણામ છે કે મારું નથી એવું કે છે લે ખરા દેવદેવીઓ છે આ તો જાઓ ખુશ આશીર્વાદ ખૂબ આશીર્વાદ છે આવા જ રહેજો આવી જ રીતે જાઓ હવે કઈ આ બાજુ છે કોઈ આ બે રહ્યા ચાલ છેલ્લું Mahatma of Edmonton Canada Edmonton Canada કોના છે હા હા એ બધા એમનું વાંચીએ આપણે કેનેડા એડમન્ટનથી છે આ જ્યાં અત્યારે ભરતાનંદ સ્વામીજી અને મિનેશાનંદ સ્વામીજી જયમેશાનંદજી આપ ગયા હતા ને અને બીજું નિમેશાનંદજી ખરું શૈલેષાનંદજી આ પાંચ આપતા પુત્રો ગયા હતા કલ્યાણ થઈ ગયું કેનેડાનું દાદા ભગવાનના અસીમ જય જયકારો કેવલ સદગુરુ બ્રહ્મા વિષ્ણુ જગત અપાદક એમ શ્રી મહેશ્વર મોક્ષ ઉપાદક જ્ઞાની પુરુષ જ જન્મોત્સવ પ્રગટ ઉજ્જવલ દાદા ચંદ્ર કનુ ત્રિમૂર્તિ જગકલ્યાણક હે ભાવોર્મી અક્રમ વિક્રમ મૂળ જ્ઞાનોર્મી કેવર આત્મા સ્વધર્મી મરમી પચ્છા દાદા ચંદ્ર કનુ ઓમ પાંચ અક્ષરોનું ભેરું સ્વરૂપ છે અ આ ઓ કે ઉ મ ઓમ અરિહંત અ અદૈ સિદ્ધ આ આચાર્ય ઉ ઉપાધ્યાય મ મુનિ અગર સાધુ मंगल गाओ गीत गाओ आ अजन आ जन्म आज जन्म का अवसर है मिश्री से मुंह मीठा कराओ कनु दादा जी का जन्मोत्सव है सारे महात्मा की आंखें के तारे मोहनीय सूरत और मन को लुभाए ऐसे कनु दादा जी का जन्मोत्सव है बधाई गाओ गीत गुजाओ मन मंदिर में प्रीत बजाओ दिन दिन दिन ढोल बजाओ आज जन्मोत्सव है का अवसर है હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ જોતા દિલ ઠર્યો હો દાદાશ્રી જન્મ જયંતિ જન્મ જયંતિ ઉજવાશે કોટી યુગ સુધી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામીની સાક્ષીએ તથા સર્વે શાસન દેવદેવની સાક્ષીએ કનુ દાદાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નમસ્કાર નમસ્કાર કરું છું આ બધા મહાત્માઓના નામ છે અરુણ છે મંજુલાબેન છે નિમેશ પટેલ પછી રિલેટિવ લખે છે કૃષ્ણ નિમેશ આ બધા છે ને જાણો છો ને જઈ તમે અને happy birthday Kanu S Yatin Jessica Leela હમ આપણે અંબુભાઈને કેમ દેખાયા નહીં એમાં બધા આવી ગયા આવે છે આવે છે બહુ સરસ છે આ કેનેડા એરબેન્ટનથી છે કેનેડા હમણાં જ આ આપણા ભરતાનંદજી નિમેશન જેમણે કાલે જ કાલે જ આવે ને આપ અને અહીં આવી ગયા જય સચ્ચિદાનંદ આ આપના પ્યારા મહાત્માઓ નટુભાઈ પટેલ પરિવાર કાલીપુરા હિંમતનગર જય સચ્ચિદાનંદ અક્રમ વિજ્ઞાની યુગ ટ્રસ્ટા સંગમેશ્વર દાદા ભગવાન વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય વર્તમાન પ્રગટ જ્ઞાની પરમ પૂજ્ય એક્યાસીમાં જન્મદિન નિમિત્તે શુભેચ્છા સંદેશ પ્રવર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ પરમ કનુદાદાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નમસ્કાર નમસ્કાર જેમના દર્શન માત્રથી મોક્ષની શરૂઆત થઈ જાય છે એવા સંગમેશ્વર અત્યારના કરિયુગમાં પણ હાજરા હજુર એવા જ્ઞાની પુરુષ શ્રી કનુદાદાજીને એકાસીમાં જન્મદિવસ નિમિત્તે ભક્તિ ભાવે વંદના હે સંગમેશ્વર દાદાજી આપના સ્વરૂપને આ વિશ્વના તમામ જીવાત્માઓ વહેલાંબલી તકે પોતાના આત્મકલ્યાણ અર્થે ઓળખી સમજી અને જાણી શકે તેવા અમે સૌ મહાત્માઓ સહિત સમસ્ત વિશ્વના જીવાત્માઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો આપણા જગત કલ્યાણના યજ્ઞમાં અમે પણ નાની સરગી આહુતિ આપી શકીએ એવા આશીર્વાદ આપજો અમારા મોક્ષ માર્ગમાં આવતા સર્વે અંતરાયો દૂર કરજો હે સિમંદર સ્વામી પ્રભુ હે દાદા ભગવાન કનુ દાદાજી તેમના જગત કલ્યાણનું કાર્ય આ રીતે આગળ વધારતા જ રહે તે માટે તેમને શક્તિ આપજો તેમને દીર્ઘાયુષ આપજો જેથી અમારા જેવા વધુ મુમુક્ષુઓનું કલ્યાણ થઈ શકે આ હિંમતનગરથી છે ઉત્તમ શાહ હિંમતનગર મહાત્માઓ તરફથી અને આ છેલ્લું કાર્ડ છે બીજું કઈ છે એ છેલ્લું અચ્છા આ એક કાર્ડ છે છેલ્લું ભૂમિ એસ પટેલ સ્વાતિ પટેલ નિધિ પી પટેલ ને ધર્મ પટેલ કોણ કઈના છે અમદાવાદના છે એમને બનાવ્યું છે આ પ્રગટ જ્ઞાની પુરુષ કનુદાદર છે એમને પોતાએ હાથે પોતાના સ્વયં હાથે બનાવેલું છે આ કાર્ડ બધું જ આખું કાર્ડ જ પોતે બનાવ્યું છે આ જો ભાવના એમાં આખી ચિત્તવૃત્તિ કેવી સુંદર રહે એકાગ્રતા વિરાઈ ગયેલું ચિત્ત આખું કેન્દ્રિત થતું જાય છે આમાં બહુ અદભુત રીતે બહુ સુંદર રીતે એમાં એ પોતે પોતાના આખી લખે છે દાદાશ્રી આપને મારા અને મારા પરિવાર વતી કોટી કોટી પ્રણામ જ્યાં સુધી આ જગતમાં સૂરજ ને ચંદ્રની ચંદ્રનો પ્રતાપ છે ત્યાં સુધી આ જગતમાં મારા દાદાનો પ્રભાવ રહો જેમ માછલીને પાણી વિના નથી ચાલતું તેમ મહાત્માઓ અને દાદા જેવા જ્ઞાની વિના નથી ચાલતું દાદાશ્રી આવ દીકરી આવ બેસો ત્યાં સામે બધાને બેસી જા સામે બધા દેખાય ત્યાં આગળ દાદાશ્રી તુમ બિન કુછ નહીં હૈ જાનના ઓર તુમારે સિવા કુછ નહીં હે પાના હે દાદા મારી છે એક જ આશા કે આપ રહો હંમેશા સુખી અને સાજા બહુ સરસ એને બધું હાથે બનાવ્યું છે આખું અહીંયા અહીંયા પણ ફોટો મૂકીને બધું બધું આ ચિત્રી છે હાથે બધું એને બહુ સુંદર કર્યું છે હા ખૂબ આશીર્વાદ આવો આવું દીકરી અમદાવાદમાં છે ને ક્યાં આગળ આપણે શંકરભાઈના અચ્છા શંકરભાઈ સાંજે છે ને બહુ સરસ આજે હમણાં આપણે આજે સાડા સાત કલાકે અહીંયા આગળ શું આપણે સાડા સાત કલાક શું છે કલ્ચરલ પ્રોગ્રામ છે પછી કલ્ચરલ પ્રોગ્રામ છે એને પણ ભાગ લીધો છે હા ખૂબ આશીર્વાદ જા હા જાઓ હવે આ છે બીજું કંઈ આપનો વાલો મહાત્મા રાજેશ ધીરુભાઈ ગાઠાણી બહુ મજાનો રાજેશ તો છે બહુ મજાનો અહીંયા આવતો રહે કુદીને બેસી જા એવી રીતે નહીં ઊંધું ઊંધું ના ના હવે તો બધા તારીખ એક ઓક્ટોબરે લખ્યું છે અને પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી જય સચ્ચિદાનંદ આપની કૃપા આશીર્વાદ અને કરુણા થકી મેં મારા જ્ઞાન પ્રાપ્તિના સત્યાવીસ વર્ષના આયુષ કાળમાં અનુભવના આધારે એક સ્વસ્વતંત્રતા સંગ્રામ સૂત્રનું નિર્માણ કર્યું છે સ્વ સ્વતંત્રતા સંગ્રામ સૂત્રનું નિર્માણ કર્યું છે જે હું જગત સગત જગત સમક્ષ ખુલ્લું કરી દેવા ચાહું છું આપનો વહાલો મહાત્મા રાજેશ ધીરુભાઈ આ રાજેશ છે તે પૈસાનો પૂજારી નથી પરંતુ સ્વ સ્વતંત્રતા સંગ્રામ એનો પૂજારી છે ધીરુભાઈ ગાંઠારી કઈ ગયા આ તમારો છોકરો ડાયો છે કે નહીં બિલકુલ ચમત્કાર બે લાઈનો સુનાય તારી ગઝલની એટલે બોલવાનું આપો એને ઉભો થઈને અહીંયા અહીંયા અહીંયા વચમાં વચમાં બધા બધા સામે બધાની સામે સેન્ટરમાં જા આગળ આગળ જતો રે આગળ જા બધા હજુ આગળ જા ધાર ઉપર બસ હા ખરો જય સચિદાન હા એક ગીત તૈયારી કર્યું છે આજના પ્રસંગ નિમિત્તે દાદાજી હા la la la la la બધા મહાત્માઓ વતી દાદાજી બધા મહાત્માઓ વતી આ એક પેશ કરું છું આ કરે આપના સ્વ સ્વતંત્રતા સંગ્રામ સૂત્ર સનાતન આ એને લખ્યું છે આજ્ઞા ધર્મ એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું પામીને જ રહી જય સચ્ચિદાનંદ જય લખ્યું છે જુઓ જીતુ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં લોકમાન્ય તિલક સાહેબે જે ભારત દેશની આઝાદી માટે સૂત્રની રચના કરી હતી એ રીતે આની પાછળ મારી ભાવના છે કે ભારતનો પ્રત્યેક નાગરિક આ સૂત્રને પામે અને સ્વસ્વતંત્રતા પોતે એનો અનુભવ કરે એનો આની પાછળનો મારો એક આશય છે એ ભાવના થકી મેં આ દાદાજી પાસે ઓપન કરેલું છે આ ગીત બધા મહાત્માઓ વતીથી હું રજૂ કરું છું બોલો બોલો લા લા લા લા લા લા લા લા લા લા લા લા લા. લા લા લા લા લા લા લા લા લા. तू तू है वही दिल ने जिसे अपना कहा है जगा हो मिल जाए तरह दो लहरे जिस तरह हो मिल जाए तरह दो जिस तरह हो ધર્મ દાદાજી આજ્ઞા ધર્મ માટે દાદા ભગવાન માટે અને આપના માટે ત્રિવેણી સંગમ આ ગીત પાછળનો એ આશય છે કે આ મહાત્માઓને જે હૃદયની વાત છે દાદા માટે કનુ દાદાજી માટે અને આજ્ઞા ધર્મ માટે એ એ આખો સંદર્ભ છે આ ગીત પાછળનો તું તું न कहा तू है जहा मैं हुआ अब कोई जीना तेरे ही है सदा ओ मिल जाए मैं आवाज हूँ तो तू है गीत मेरा મનીષાબેન હોય તો ઉપર આવી જાય આ એક તક છે મનીષાબેન મનીષાબેન આમના ઘરવાળા રાજેશ બરું થઈ જા શું કહે હા હા જરૂર જરૂર જરૂર હા બોલ ચાલો ઉભો રહીને એને સેન્ટરમાં આવી અહીંયા આવતો રે બસ હા હા બસ અરે એ ઉઠી દે સાથે ઉભા ઉભા નથી ગાય આગ લગાય અંદર આમ અંદર દાદા ઓ દાદા दादा ज्ञान का प्यासा हो गया मैं तो तुझ में तमाम मेरा मन मेरा तन मेरा नाम દાદા તો ફરમાઈશ છે ફરમાઈશ છે યોગેશ છે चंदन सबदन चंदल धीरे से तेरा ये मुस्काना मुझे तो न देना घर वालों मुझे तो न देना રીતે એવું છે કે મહાત્માઓને જે આજ્ઞા પાલનનો નિશ્ચય છે એ જયારે આજ્ઞા પાલન સંજોગોના દબાણથી આજ્ઞા પાલન મુશ્કેલ પડે ચૂક થાય છે તો મહાત્માની અંદરની જે અગ્નિ હા એ અંદર અંદરની જે વાત છે એ આ એક ગીત દ્વારા કે જયારે આજ્ઞા પાળવી છે નિશ્ચય શુદ્ધ છે પણ એ સંજોગોના ભીડાથી આજ્ઞા પાલનમાં ચૂક થઈ જાય છે કે આજ્ઞા એ એમાં જે કંઈ બી એ નથી પાડી શકાતી ત્યારે મહાત્મા નું હૃદય શું કહે છે એ આ એક ગીત દ્વારા હું બે લીટી કહું છું એમાં ચુંદીનું પ્રતીક છે અને આપણે જેમ કંઈક પ્રવૃત્તિમાં ગયા હોય ને અમુક કામ પ્રોપર આપણાથી ના થાય કે કંઈક ગડબડ થઈ જાય ઘરે આવતા આપણે રાત્રે કેમ એમ થાય કે શું આપણે કઈ રીતે ઘરે જઈશું શું વાત કરીશું શું એવી રીતે આ એ લૌકિકમાં છે ને આ અલૌકિક વાત છે કે આજ્ઞા પાલન નથી થઈ તો હવે દાદાને શું આપણે કહીશું કે એ એ આપણું મૂળ ઘર એ છે તો કે ત્યાં કઈ રીતે જઈશું એ આ એક પ્રતિક એક ચુંદડીનું પ્રતિક છે ને એનાથી આ ગીતની લાઈનો જે છે એ રીતે જ લીધેલી છે ચુંદડી આત્માનું પ્રતિક એવી રીતના છે लागा चुनरी पे दाग छुपाऊं कैसे लागा चुनरी पे दाग चुनरी पे दाग छुपाऊं कैसे डर जाऊं कैसे लागा चुनरी पे दाग छुपाऊं कैसे लागा चुनरी मैल है माया जान ओरी चुनरिया तुम मोरी मैल है माया जान वो दुनिया में बाबुल का घर ये दुनिया ससुराल जाऊं कैसे लागा सुनरी पे दाग छुपाऊं कैसे लागा सुनरी पे दाग जय जय જય સચ્ચિદાનંદ ખૂબ આશીર્વાદ જય ખૂબ આશીર્વાદ દાદાજી અત્યારે જે તો બધી આ ટ્રેલર બધી કીધું આ ટ્રેલર છે ટ્રેલર દાદાજી આજનો પ્રોગ્રામ પર જુદો છે ટ્રેલર છે છેલ્લું છે આપણે દાદાજી દાદાજી આ બાજુ આ બાજુ હાજી આ અક્રમ વિજ્ઞાન ઘણી બધી રીતે રજૂ થશે એમાં એક ભજનવાળા આવ્યા ના ગીતવાળા આવ્યા ઘણી બધી રીતે ઘણા બધા એંગલથી આ આખું વિજ્ઞાન અને વિજ્ઞાનની અંદરની જે હાલત છે એ ઘણી બધી રીતે રજૂ થશે એવું લાગે ઘણી બધી રીતે એક ઝલક છે હવે બધે જ જશે આખા ભારતના ખૂણે ખૂણે પ્રસરશે આખા ભારતમાં આપણા યુદ્ધ શિબિરના મહાત્માઓ ક્યાંના છે અમેરિકાના યુદ્ધ શિબિર તરફથી મહાત્માઓ તરફથી આ આવ્યો છે આપણો સંદેશ to our most beloved Param Shri Kanudadaji JSS youth international સત્સંગ સાતાંગ દંડવત પ્રણામ happy birthday a very very happy birthday to you દાદાજી this is the auspicious day of your birth our dearest Param Pujya Sri Kanu Dadaji. Today, all of your beloved youth across the world engaged in the divine opportunity to unify in Kirtan Bhakti in your celebration. અત્યારે એમને કાલે સવારે સાડા આઠથી સાડા નવ અખંડ કીર્તન ભક્તિ સારા પ્રદેશમાં અમેરિકામાં બધે જ્યાં જ્યાં પ્રદેશમાં છે ત્યાં પણ થશે અને અહીંયા પણ થશે આ યુદ્ધ શિબિરોનું આખું અભિયાન છે બહુ સુંદર all centres across the globe concurrently hosted at least one hours kirtan bhakti simultaneously beginning at 8 p.m. California time. This very Kirtan Bhakti was to emanate our innermost yearnings of long live Dadaji, long live Dadaji. And we most humbly pray that each and every JSS youth member participated, participant, participate with the purest bhav and with full upyog. On your birthday, 360 degrees stage. All youth of Jai Sachidanand Sangh heartily request to do pratikaman at your lotus feet for our inefficient purusharth in the five agnyas and specifically for all doership associated with JSS related events and activities. Please bless us with infinite strength to continuously execute way through Oh, oh, oh, execute sang related tasks with nimith and Shishyabav. You have viewed the thread of JSS Youth International so beautifully for us and we seek your blessings to maintain oneness in all our dealings within the Sang, within ourselves and within our own world. Our goal with the JSS youth endeavors is to conduct all activities as per your guidance, guideline. Educate the educator. Educate the educators. Maybe as JSS youth serve as instruments to flourish Dadaji's the Prem, pure love, begin with, beginning with ourselves. Alongside our JSS youth goals, we crave to know, understand and experience nature, natural love and your state of being as it is in its exactness so that we may follow your footsteps in the journey towards ultimate liberation. We strive to obtain the absolute positive drasti you embody and to put your Divya Chakshu into practice so we remain constant knowers and seers. With the implementation and the maintenance of all the international JSS youth activities and missions in the present and near future, we seek your utmost blessings and guidance. Please grace your youth taking on these new projects to precisely execute tasks within five agnas at heart and for the projects to become instrumental for Jagat Kalyan. In addition, we bow to your lotus feet seeking strength from you to resolve all our files with the Gautam bow. Free of opinions and complete vandanes, we desire to be grateful, Upkari bow, open and welcoming to every circumstance and file that comes our way through the balancing power of Vyavasti Shakti. Through your absolute grace, May the light of our inner Swarup overpower and any, any inner enemy to progress towards complete poison-free activities. We join hands and surrender to you with sincere, absolute conviction and reverence for the science of life and living that you have so precisely unfolded let us forever cherish and treasure the real knowledge of within to become living examples of your words and wisdom. Let us serve as living instruments to spread your pure love across the world and bring to fruition all what is in your heart. We cannot express our utmost gratitude or even begin, begin to digest how fortunate we are to have obtained the divine knowledge that you have imparted upon us. We hope one day to prove worthy of your divine krupa and constant aashirwad We love you Dadaji a very hearty happy birthday dear Kanu Dadaji Dada ભગવાનના સીમ જય કારો દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય કારો જય સચ્ચિદાનંદ જેએસએસ યુથ ઇન્ટરનેશનલ જય સચ્ચિદાનંદ ત્યાંથી મેસેજ આવ્યો છે હવે આપણે પ્રભુ નિમેશાનંદજી પૂરું થયું છે અત્યારે હવે થોડુંક કીર્તન ભક્તિ બોલાવી લે થોડીક ચાલો મોહમ્મદ નો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના અસીમ જય જય સાડા સાત કલાકે પાછું આવવાનું છે